ટેક એકની પૂજ્ય ઘનશ્યામ ચરણ સ્વામી આવી અક્ષરદામતી અવનિમાં જે દેહદારી થયા આપ્યા સોખ અપાર ભક્ત જનને દિલે દરીને દયા किहि दाचारु चरित्र जडे करी वन्दो मङ्गल मूरति उरी सरवपरि श्रीहरि श्री स्वामी नारायण भगवान् અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની આજનો વિષય છે ટેક એકની કઈ વાર આપણે સાંભળ્યું છે એક ગુરુ કા આશરા એક ગુરુ કી ટેક પણ ટાણે આપણે મિયા ફૂસું થઈ જવાય છે મોરક્ષમતી સદગુરુ ગુણાતીતાન સ્વામીએ એક વાતમાં કહ્યું કે દસ હજાર સૂર્યનારાયણ હોય દસ હજાર સૂર્યનારાયણનું તેજ એક સુદર્શન ચક્રમાં સમય જાય સુરેશ એટલે એક સુદર્શન ચક્ર એટલે દસ હજાર સૂર્યનારાયણ થયા કહેવાતા લમણા બારી નાખે છે જે એ સુદર્શન ચક્રનું તેજ માયાના ઘાટા તમમાંથી પસાર થાય એટલે વિવેક સાગર સ્વામી કહે છે બ્લેક હોલ એમાંથી પસાર થાય ખદ્યોત એટલે કે પેલું ટમટમ્યું હોય ઓર હિન્દી મેં બોલતે જુગનું એવું થઈ જાય એટલે અજ્ઞાન રૂપ અંધકાર અંધકાર છે ને અજ્ઞાન રૂપ અંધકાર જ્ઞાનને ખાઈ જાય છે ને કે કઈ વાર આપણે વાત કરી કે આવા આપણને સર્વોપરી ભગવાન મળ્યા યોગી મહારાજ તો કહેતા ઓહો પ્રાપ્તિ આપણને ઘણી મોટી થઈ છે એમાં કંઈ વિઘ્ન આવવા દેવું નહીં અને હંમેશા કેફમાં રહેવું શ્રીજી મહારાજે સર્વદેવને આદર આપ્યો છે સર્વદેવને આદર આપ્યો છે શિક્ષાપતિની અંદર જુએ તો પંચદેવ માન્ય કરે છે કે નહીં શંકર પાર્વતી ગણપતિ વિષ્ણુ અને સૂર્ય કાઠી દરબારના સૂર્યનારાયણ દેવ પંચદેવ માન્ય કર્યા છે મહારાજે સર્વપ્રથમ મંદિર કર્યું નરનારાયણ પધરાવ્યા લક્ષ્મીનારાયણ પધરાવ્યા રાધાકૃષ્ણ પધરાવ્યા હનુમાન ગણપતિ પધરાવ્યા એટલે સર્વદેવનો આદર આપ્યો છે પણ એની સાથે પ્રતિવતાની ભક્તિ પણ પ્રવર્તાવી છે એમ પૂજ્ય ડૉક્ટર સ્વામી અંગ્રેજીમાં બોલે છે love all love all hate none trust few and follow one only one આ લોકમાં પણ જોવો જે ગુણાતીતાંશે આપણને હેતુ આપ્યો ધ્યેય આપ્યો આપણે તો એ અક્ષરધામમાં જવું છે એવો સંકલ્પ રાખવો હવે જવું છે આપણે અક્ષરધામમાં પણ ટેક પણ એક રાખવી જોઈએ ને બધે ચોખા મૂકો તો ક્યાં વાત પોકે મૂળ અક્ષરમતી સદગુરુ ગુણાતીતાન સ્વામીએ ચાલીસ વર્ષ ચાર માસ ચાર દિવસ જૂનાગઢમાં બ્રહ્મધૂણી ધકાવી ગિરનારી સિદ્ધોએ અમને ગાથા એક સુણાવી હતી ગુણાતીતાનંદ સ્વામીએ બ્રહ્મધૂણી ધખાવી હતી એક મુમુક્ષુ આવ્યા તો ગુણાતીત બાપા કે તમે ભગવાનનો આશરો કરો તમે સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરો અને કંઠી પહેરો કે પછી તો સ્વામી કહે છે સ્વામિનારાયણની પાંચ મારા ફેરવો જો ત્યાં કહે છે હું પાંચ મારા હનુમાનજીને ફેરવું છું પાંચ મારા છે એ ગણપતિને ફેરવું છું પાંચ મારા જમ્યા દાતાને ફેરવું છું પાંચ શ્રી કૃષ્ણ ભગવાન પાંચ તમારી ફેરવીશ આવું કોણ તોડ્યો આવે અહીં દસ ફૂટ ખોદો અહીં દસ ફૂટ ખોદો અહીં દસ ફૂટ ખોદો અહીં દસ ફૂટ એમ પાણી ક્યાંથી આવે એક જ જગ્યાએ તમે આસ્થા રાખો રાખો ટેક તો મળે અરે આપણી ટેક ડગી જાય છે સદગુરુ મુક્તાન સ્વામી એટલે લખ્યું કે મોહનને ગમવાને ઈચ્છો માનુની ત્યાગો સરવે જુઠ્ઠી મનની તે કજો પતિવ્રતાનો ધર્મ અચર કરી પારજો હરિચરણે રહેજો અબરા થઈ છે કજો મોહનને ગમવાને એ છ માનુની એટલે શ્રીજી મહારાજે લોયાનું અગિયાર અને છેલ્લાના સોરના વતનામતમાં પતિવતાની વાત કરી છે જો મહારાજ પોતે શું કરે છે એ આપણે મહારાજના શબ્દોમાં આપણે જોઈશું મહારાજ પોતે કહે છે લોયાનું અગિયારમું વતનામત જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય તેનું ધ્યાન કરવું અને પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા તે મૂર્તિનું ધ્યાન ન કરવું પોતાને જે ભગવાનની મૂર્તિ મળી હોય તેને વિશે જ પતિવ્રતાની ટેક રાખવી આ વાત મહારાજે લોયાના અગિયારમાં વાર્તામાં કહ્યું આ મહારાજનું વચન એટલે વેદ વાક્ય એની ઉપર કોઈ વાત નહીં જો આપણે શ્રીજીમાને સર્વોપરી ભગવાન માનતા હોય તો મહારાજનું પ્રમાણ એ પ્રમાણ બીજું શ્રીજી મહારાજે એટલે કે ભગવાન સ્વામિનારાયણ વતનામત છેલ્લાનું સોરમું વતનામત મહારાજ કહે છે પતિવતા સ્ત્રી હોય એને પોતાનો પતિ કંગાળ હોય ભીખ માગતો હોય કરોડપતિ નહીં રોડપતિ હોય એનો પતિ રોડપતિ હોય પછી કુરૂપ હોય શિશનના થળિયા જેવો હોય નાક દેડકા જેવું હોય ને કોણ લાંબો ટૂંક હોય પોતાનો પતિ છે કંગાલ હોય કુરૂપ હોય બીજા મહારાજ પછી કુરૂપ હોય દરિદ્ર હોય અને છેલ્લે તો એવું કહ્યું મહારાજે કે નપુસક હોય કદાચ છતાં પણ તે પતિને વિશે ઈશ્વરનો ભાવ લાવવો પતિવતા સ્ત્રી હોય અને એનો હાલો ફાટી ગયો હોય તો પંદર ઠીંગડા મારીને હાલો પહેરે પણ ધીરુભાઈ અંબાણીને ઘેર માગવાના જાય પરમ પૂજ્ય સદગુરુ સંત વર્ષો પહેલાં અમદાવાદથી બોટાદ આવતા હતા અને એક માતાનો ભગત ભગત કહો ભૂવો કહો અંબાજી જઈને આવ્યો છે એ ગરામાં એક કિલો નાળાછડી નાહવેલી એક કિલો નાળાછડીનો આમ હાર જેવું બાંધ્યું એક કિલો અને હાથમાં ત્રિશૂળ અને એ પેલો ચોંડલો કરેલો માતાજીનો અને મા મા મા મા બોલે આપણો ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ મા મા બોલે અને સંસારીને સંભાળવા માટે કે લોકો મા સ્વામિનારાયણ કોઈને મોને નહીં મારા સ્વામિનારાયણને લોકો કહે છે સ્વામિનારાયણ કોઈને મોને તો આપણે મોનીએ તો કેવા કહેવાય વાણીઓ કોણીઓ કોણીઓ એટલે કાગડો કોણીઓ નહીં અને સ્વામિનારાયણીઓ કોઈને મોને નહીં લોકો કહે છે એટલે સંત સ્વામી અમરા કહે મારા સ્વામિનારાયણ કોઈને મોને નહીં બે ચાર વાર બોલ્યો અને પાછું નાકમાંથી બોલે મા સ્વામિનારાયણને કોઈને માને નહીં કે સંસોઈ ભાઈ અહીંયા આવતું અહીં બે તું સાંભળેલું કહો કે તને અનુભવ કે ગામમાં હંદાય કે છે તમે કહીએ છે કે કયું ગામ આ ગામ તમે કેટલા ભાઈઓ છે કે ચાર ભાઈઓ છે દરેકના લગ્ન તો હા હું છેલ્લો મારા લગ્ન થઈ ગયો ઘરે વર્ષે તો ચારે ભાઈને પરણેલા છો કે હા ભેગા રોક નોખા થાય ના આજુબાજુમાં મા બાપ કડે ધડે છે અમે હાઈએ ત્યાં કોઈએ છૂટા નહીં પડવાનું એટલે અમે ચારેય ભેગા છીએ તો તમારા ધર્મપત્ની પિયરમાં છે કે હારે છે કે અમારે અહીં છે એને હારે એટલે અમારે ઘેરે છે તો તમારા ધર્મપત્ની છે એ તમારા બાપ એટલે એનો સસરો સસરાની સેવા કરે કે ના કરે ભાઈ સમજણ મળે છે સસરાની સેવા કરે કે ના કરે અને સૌથી નાનો છે તો પેલા જેઠ હોય જેઠ જ્યેષ્ઠમાંથી જેઠ એની સેવા કરે કે ના કરે હોય કપડાં ધોવે કે ના ધોવે રસોઈ કંઈ જમાડે કે ના જમાડે સંયુક્ત કુટુંબ છે અને કોઈ મહેમાન પરણો આવ્યો હોય અતિથિ દેવો ભવ એને જમ અરે ઉનાળો હોય તો કેસર કાંઈનો રસ પૂરીની ઈદળા બધું છે જમાડે એમ મને કે હવે તમે ચાર ભયો છો ને તમારા ઘરવાળા કે કે આપણે તો જેઠ હરકાન દિયર હરકાન તમે હરકા અથવા આ ગામના બધા પુરુષ હરકા તો એ બાઈ કેવી કહેવાય કેવી કહેવાય ઘણી કાય જેવી એ તમારી સાથે સમજ એવું બીજા સાથે ન હોય અને રાખે તો એ નગર વધુ કહેવાય એમ મહારાજ કહે છે મેં બધા દેવોને માનીએ છીએ બધા દેવો અવતારોને માનીએ છીએ આપણે રોજ બોલીએ છીએ કે નિંદત નહીં કોઈ દેવ કોઈ દેવની નિંદા નહીં સાચીમાં આપણો લીટો મોટો કરવો બીજાનો લીટો ભોસવો નહીં તો મહારાજે પતિવતાની ભક્તિ પ્રવર્તા આવી તો એ આપણે સમજવાનું છે આ છોકરા હોય જેમ આપણે કહ્યું કે આપણે અક્ષરધામમાં જવું એવો સંકલ્પ રાખવો એમાં છોકરાએ સંકલ્પ કર્યો અને ડૉક્ટર સામે ઘૂંટાવ્યું કે મારે તો કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં કેવળ એક સીજીમાં અને પ્રમુખ સ્વામીને રાજી કરવા ડૉક્ટર થવું છે થવું છે થવું છે એમ પ્રતિજ્ઞા લીધી પછી બે વર્ષ ડૉક્ટરનું ભણે પણ ત્રણ વર્ષ એન્જિનિયરનું ભણે બે વર્ષ લોયરનું ભણે તે છોકરો સુરેશ ક્યારે ડૉક્ટર થાય હે ન થાય વિચાર કરવો છે સમય આપું થાય જ નહીં એમ તમે બધાની ઉપાસના ક્યાં જઈને બેસો ના ગોખલા જેવું થાય સમજ્યા સ્વામીએ ચૌદ પ્રકારની વાતોમાં આપ્યું છે દ્રષ્ટાંત એક નાનું ગામ હશે આપણે મહુવા જેવું કે અમારા પેલા છાપરીવાર આવ્યા છે કુંવરજી એવું ગામ હશે છાપરી જેવું અને મારા સ્વામર કવિ એ છાપરીના હતા અને સુરતમાં અમારા નાગજીભાઈ છે છાપરીવાળા નાગજીભાઈ હવે આ નાના ગામની અંદર એક ભૂદેવ રહે જટાશંકર મહારાજ આખો જિંદગી બિચારે દયા પ્રભુની કરી લોટ માગવા જાય મહુએ જાય સાવરકુંડલે જાય બાઢડા જાય બધે જાય પૂરું કરે થોડાક પૈસા કમાયા તો એને થયું કે હવે ભાડાના ઘરમાં રહીએ છીએ તો આપણે પોતાનું ઘરનું મકાન વસાવીએ એટલે હવે નાના ગામમાં તપાસ કરી છાપે તો કોઈને મકાન વેચવાનું હોય તો કહેજો તે વખત આવા દલાલો બધું એવું જમીનના બધા દલાલો મકાનના એવા નહીં તો એ જટાશંકરમાંને ખબર પડી કે પેલા રસૂલજી છે રસૂલ મિયા એને મકાન વેચવાનું છે કોર્નર પર છે કોર્નર પર છે એટલે પછી જરાશંકર મહારાજ ગયા અને કહેલા રસોલિયા તારે મકાન વેચવાનું છે કે હા તે કે હોંક ભાઈ કેટલા કે બે હજાર રૂપિયા એટલે ભાઈ ઓછું કહે ને આ મેં દયા પ્રભુ કરી કરીને આ બે હજાર રૂપિયા ભેગા કર્યા છે ઓછું ના થાય પણ જટાશંકર મહારાજ માંડ્યા તાકે જાઓ બે હજાર બદલે પંદરસો રૂપિયા જટાસંઘ મહારાજ રાજી થયા ઓહો બે હજારને પંદરસો રૂપિયામાં આવ્યો પણ રસુલીઓ મુયા હોશિયાર એક ગોખલો હતો આવો આવો આપણે મૂર્તિ છે ને એવો એક ગોખલો હતો કે આ બધું મકાન તમારું જટાશંકર પણ આ ગોખલો મારા કબજાનું હોય એમનો અધિકાર મારો લોભ પાપનું સારું ગોખલામાં શું છે ગોખલો રાખજે વાંધો નહીં પછી તો જટાશંકર મહારાજે મકાન લીધા જીર્ણોદ્ધાર કરાયો અને વાસ્તુ પૂજન કર્યું હાઈ ક્લાસ અને બધા બ્રાહ્મણ બોલાયેલા જટાશંકર ને રેવાશંકર ને શિવશંકર ને ઉમિયાશંકર ને ગંગાશંકર ને નર્દાશંકર ને એ બધા પિતાંબર પહેરીને આવેલા અને આજે હતા ને લાડવા આ તો આવડાતા પણ આવતો હરવદિયા મોટા લાડુ ગોફણિયા અને ગુણાતીત બાપાએ કહ્યું કે મોહનના લાડવા હોય એમાં એલચીનો હા હોય નહીં આ તો ભગવાનને ધરા માટે અંદર એલાયચી નાખેલી ઉપર ખસખસ લગાવેલી કિશમિશ કાજુ બદામ પાકના લાડુ જેવા લાડુ અને બમણા લોટા ભરીને બેઠેલા અને નમઃ પાર્વતે પદે હર હર મહાદેવ હર અને ત્યાં પેલો આવ્યો રસુલ્યો બોકડાનો કોણ ઝાલીને અને તે વખત વર્ણાશ્રમ બહુ પાડતા કોઈ કહ્યું આગળ હોય ને ઊભા હોય ને રસુલભાઈ તમે નહીં જઈ શકો અમારા બ્રાહ્મણો છે એની નાચ જમે છે અને વાસ્તુ પ્રસંગ છે ને હાઈ ક્લાસ ગોટા બનાવે છે મેથીના ગોટા છે લાડુ છે રંગૂનના વાલ છે બધા બ્રાહ્મણો જમવા બેઠા છે એટલે તમે કલાક બે કલાક ખમી જાઓ હવે દાઢીવાળો કેફમાં હોય નહીં ખમાય એટલે ભાઈ બધા જમવા બેઠા છે પણ પેલો ગોખલો મારો છે મેં આપો ભાઈ કોઈનું માન્યા નહીં અને પડ્યા બકરાનો કોણ ઝાલીનો આગળ બધા બ્રાહ્મણો ઊભા થઈ ગયા હાથ ધોઈ નાખ્યા અને ભજનમાં રંગ પડ્યો બરાબર ભંગ પડ્યો મારા ભાઈ ભારે થઈ બધા બ્રાહ્મણો કે અરે જટાશંકર આ શું કર્યું કે સારું મને મારી બુદ્ધિ આમ હુજી એટલે જમણવાર પતી ગયો કોઈ ખાય નહીં બ્રાહ્મણો એ રહી ગયો વર્ષ બે વર્ષ થયા જટાશંકરનો નાનો છોકરો છે દહ બારનો એને જનોય આપવાની ઉપવીત આપવાની જનોય અને હાઈ ક્લાસ દૂધપાક પતર વેલ્યા અને પૂરી બનાવેલી અને બધા પાછા બ્રાહ્મણો જમવા બેઠેલા જટાશંકર રેવશંકર રેવાશંકર નર્મદાનો જેટલા કંકર એટલા શંકર કારણ કે બ્રાહ્મણ શંકરથી આગળ જાય નહીં અને પેલો રસુલ્યો આવ્યો બોકડાનો કોન પકડીને ભાઈ રવા દે આ બધા દૂધપાક માલપુડા પૂરણપોરી બધું જમવા બેઠા છે તું કલાક બે કલાક ખમી જા પછી આવ કે ના જો આ સત જુઓ દસ્તાવેજ જુઓ આ ગોખલો મારો છે મારી માલિક હું ગમે તે કરું અને બોકડાનો કોન ખેંચીને લાવ્યો આગળ અને બધા બ્રાહ્મણો ઉઠી ગયા હવે શું થાય સુરજભાઈ છેવટે જટાશંકર મહારાજે એ ખોડા ખાલી કરવા પડ્યા આ દ્રષ્ટાંત આપી ચૌદ પગની વાતો જૂની હોય તો વાંચો ચૌદ પગને એમાં મૂળ અક્ષરમૂર્તિ સદગુરુ ગુણાતીતાન સ્વામી કહે છે જો બધાએ તમે આધાર રાખશો તો અક્ષરધામરૂપી ઘર ખાલી કરવું પડશે તેમાં તમે રહી શકશો નહીં માટે ભગવાન આપણે દરેકને દેવને આપણે માનીએ છીએ સંત સ્વામીએ કહ્યું કે ભાઈ અમે બધા માને જ પણ પતિવ્રતાની ભક્તિ જેમ તારા પત્ની બધાની સેવા કરે પણ તારી સાથે જેવો હેત હોય પ્રેમ હોય સમય બીજા ના હોય અને કરે તો નગર વધુ કહેવાય એમ અમે પણ દરેક દેવોને દરેક અવતારોને માનીએ છીએ પણ પતિવ્રતાની ભક્તિ છે અને પછી આપણે જાણીએ છીએ એમ દક્ષ પ્રજાપતિ હતા ને એમના દીકરી હતા સતી ભાગવતનો ચતુષ્કંદ વાંચજો હવે શંકર ભગવાનનું અપમાન થયું શંકર ભગવાનનો ભાગ યજ્ઞમાંથી કાઢી નાખ્યો અને પછી વિરોધ માટે દક્ષ પ્રજાતિ મોટો યજ્ઞ કર્યો બધાને આમંત્રણ આપ્યું પણ પોતાના જમાઈને હગો જમાઈ કારણ કે જ્યારે દક્ષ પ્રજાતિ બધા ઊભા થયા અને શિવજી પોતાના સ્વસ્વરૂપને એ ઊભા ના થયા એટલે એને રીસ ચડેલી અને બહુ મારામારી થઈ ગઈ બધું યજ્ઞ ખેદાન મેદાન થઈ ગયું એટલે કોઈ યજ્ઞ કરે નહીં કારણ કે શંકરનો ભાગ કાઢી યજ્ઞ કરી શકાય જ નહીં તો દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો બધાને નિમંત્રણ આપ્યું પણ પોતાના હગા જમાઈને જ ના આપ્યું દીકરી બહુ વાલી હતી પણ જમાઈ લીધે દીકરીને પણ આમંત્રણ નહીં તો સતી કહે છે હેડોન ઓન બધા વિમાન ત્યાં લઈને જ જાય કૈલાસ પર લઈ જાય તો સતી જુબે હેલિકોપ્ટરની અંદરથી કે ક્યાં જાઓ છો તને ખબર નહીં કે ના કે તારા બાપને ઘેર જગન છે ઓહો બે બીજું બલૂન જાય ત્રીજું બલૂન જાય બધા કે સતી તમારે નહીં આવું ચો તમારા બાપને ઘરે જગન થાય પછી શંકર ભગવાન પાસે કે હું જાઉં કે આપણા ઓપોઝમાં છે વિરોધમાં છે જવાય એવું નથી પણ મોને નહીં મોને કઈ હટ કહેવાય સુરેશ સ્ત્રી હટ ન માન્યા બંને ખભા ચડ્યા શંકર ભગવાન કે જાઓ તા રોજ એમના હાથના રોટલા ખાડવા ને કે પધારો અને પધાર્યા સતી અને ત્યાં ગયા એના પપ્પા તો બોલાવે પપ્પાએ જ ના બોલાય કારણ કે એને વિરોધ ભાગ એની મમ્મીને બોલાવવું હતું દીકરી પાસે હેત હતું પણ એનો પાપો ઊભો તો જમજો એટલે એની મમ્મીએ ના બોલ્યા હોય એની બહેનો બહેન પણ બહેનપણી સખી કોઈએ આવીએ બેઠીએ ફરમાઈએ હો મોડા મોડા પણ આવી ગયા બહુ સારું થયું અમારો જગન શોભ્યું કોઈ બોલાયું નહીં અને સતીને રીસ ચડી કોઈ કહે છે ક્રોધાગ ક્રોધાગ્નિ કર્યો અને હરી ગયા કોઈ કહે યજ્ઞની અંદર પરી મરી ગયા અને હાહાકાર થયો હાહાકાર થઈ ગયો પછી હિમાલયને તમે જન્મ લીધો પર્વત પર્વતની દીકરી એટલે પાર્વતી નામ પડ્યું અને એણે એંશી હજાર વર્ષ લગીને તપ કર્યું તો શંકર ભગવાન સંત કે આપણે ગાય ભેંસીને બાંધવા માટે આપણે ખીલો કરીએ ખીલો પછી આપણે હલાવીએ શા માટે કાઢી નાખવો છે પાકો છે મજબૂત છે ઢીલો હોય તો પછી ધૂળ નાખીને ઢાબીએ એમ શંકર ભગવાન પોતે બ્રાહ્મણનો વેસ્ટ લઈને મોટી જટા કરી છે ત્રિપુણ કરવી છે રુદ્રાશ આમ જનોએ દેખાય અને કહે છે પાર્વતી તું તપ કેમ કરે છે તો શંકર ભગવાનને મેળવવા હવે એને હું મેળવવાનું છે એના બાપનું ઠેકોણ નથી ના બાપો છે અને ફ્લેટ નથી ભાડાનું મકાન નથી મહોણમાં રહેશે કે છે લુગડા પહેરતો નથી વાઘનું ચોમડું પહેરે છે કે છે કોઈ ઘરેણું પહેરતો નહીં હોનાનું કરવું એ હેરું લટકાવે છે ને એ નાગ લટકાવે છે દુઃખી થઈ જઈ તારે પાર્વતી કહે છે બ્રાહ્મણ જાણીને તમને જવા દઉં છું નહીં બીજો બોલો જીભ ખેંચી લઉં કોટી જન્મ રગડા મારી શું કહે છે પાર્વતી માતા કોટી જન્મ રગડા મારી વર હું શંભુ કે રવ કુંવારી આ ટેક છે એંશી હજાર વર્ષ તારે પાર્વતી અને શંકર ભગવાનનો ભેટ આપણે બધે ટેકો અની પોટમાં રાખીએ તો અની પોટમાં ક્યાં ધામ જ ધામ ના મળે ધક્કો મળે એક ટેક રાખીએ તો અનેક કહેતા અક્ષરધામ મળે દરેક ભક્તોએ એવું પ્રતિપતાની ભેટ રાખી છે એટલે આપણે નથી કહેતા ઘણા એમ કે ભાઈ તમે દેખાવ માટે રાધા કૃષ્ણ બધું લો તમે પધરાવો તમે પધરાવો દેખાવ માટે સ્વામિનારાયણ ભગવાન પધરાવશ કોઈ આપણે બધા દેવોને માનીએ જ છીએ એટલે લોકો કહે સ્વામિનારાયણ ભગવાન માતાને માનતા નહીં લ્યા સાચું ખોટું સુરેશભાઈ માતાને માનીએ છે કે નહીં ભક્તિ માતા પધરાય છે કે નહીં લક્ષ્મીજી પધરાય છે કે નહીં રાધાજી પધરાય છે કે નથી પધરાય હે પાર્વતી પધરાય છે કે નહીં વિચાર કરો લંડનમાં સીતારામ બેસી ગયા રાધાકૃષ્ણ બેસી ગયા શંકર પાર્વતી બેસી ગયા રામચંદ્ર ભગવાન ત્રણ માતાઓ એટલે આવું થયું એક માતા હોત તો કંઈ ના હતા અમે માતાને માનીએ છીએ નથી માનતા એવું નહીં પણ પતિવતાની ભક્તિ તો સાથે ખરી છે મીરાબાઈ હતા જો બધા દાખલાઓ જોવાના અને એક જ શબ્દ હમણાં આવશે નિંદત નહીં કોઈ દેવ કોઈની દિના નહીં પણ પોતાના પતિને શ્રેષ્ઠ કહે છે એમાં કંઈ વાંધો નથી શંકરે મારા શંકર ભગવાનને શ્રેષ્ઠ કહે માતાની માનતા માતાને શ્રેષ્ઠ કહે છે દેવીનમાં દેવીને શેષ કે એમાં કહ્યું કોઈ એનો વાંધો દરેક સ્ત્રી પોતાના પતિને સરોપરી કે એનો કોઈ વાંધો નથી મીરાબાઈ હતા હવે મીરાબાઈ આવો નોનો હતો અને હવે કે અમારે પેલો જેઠો લગ્નમાં ગયો લગ્ન લગ્ન ગાળો લગ્ન ગાળો તો મીરા નોનો હતો અને લગ્ન ગાળો થઈ તે એના મમ્મીને પૂછે છે કે બા આ શું થાય છે કે લગ્ન થાય છે આ મીરા નાના કે મારા લગ્ન કોની હાથે થવાનો એની મારે જીક્યું પેલા ગિરધર ગોપાલ કે આ ગિરધર હાથે નાની એવી મીરા પણ બાળકનું મન નિર્મળ ચોંટી ગયું મમ્મીનું વચન એ વેદ વચન લાગ્યું વચન વિશ્વાસ આવ્યો એટલે તો મેરે તો ગિરધર હી ગોપાલ દૂસરો ન અને આપણે જાણીએ છીએ એમ મીરાબેન યોગ્ય વખતે મેવાડના રાણા સાથે એના લગ્ન થયા અને પછી હાહરું આવે ને વરઘોડિયું એટલે છેડા છોડવા જાય બરાબર છે છેડા છોડવા હતા અત્યારે અહીં બોધેલા હતા ક્યાં જાય કુલદેવી હોય ત્યાં જાય બરાબર છે કુલદેવી હોય ત્યાં જાય છેડા બાંધવા અને મેરા ઊભા રહ્યા આમ તેમના સાસુજી હતા કે મીરા આપણી કુળદેવી છે એમને પગે લાગો તો મીરા સહેજે કે છે કે માતાજી આપણે પગે લાગીએ મમ્મી તો શું થાય કે આપણા ચૂડી અને આપણો ચોંદલો અમર રહે તા કે તમે પગે નહોતા લાગ્યા મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ જો ભગવાન ભગવાનના ભક્તોની ખરેખર આવી ખુમારી છે કે મારે તો ગિરધર ગોપા દૂસરો ન કોઈ બીજું એક બનેલી હકીકત છે તે નડિયાદના મારા દત્તરામ બારોટ હતા નડિયાદના રાવ કો દત્તરામ બારોટ એના લગ્ન થયા લગન લગન અને એ પણ પછી છેડા છોડવા માટે કુલદેવી પાસે ગયા દત્તરામ બારોટ શાસ્ત્રીમાં એના જન છે તેમાં નામ આવે છે પછી પગે લાગવા ગયા એ તો ઊભા રહ્યા અક્ષર પુરુષોત્તમ મહારાજના ઉપાસક ખરેખર એટલે આમ ઊભા રહ્યા પછી એમ બહુએ કહ્યું ઘરવાળાએ કહો ધર્મપત્ની કહો કે આ માતાજીને પગે લાગો તો કે પહેલાં તું લાગ એટલે ધર્મપત્ની જેમ બૈરા પંચાંગ પ્રણામ કરે ખોળો પાથરી પંચાંગ પ્રણામ કર્યા અને એમના પત્ની બોલ્યા કે માડી હારું કરજો શું કહે છે માડી હારું કરજો પછી દત્તરામ મારો કે ઓ મારી હાહુ હારું કરજો તો કે આવું કેમ બોલો કે તારી માએ મારે શું થાય એટલે ભગવાનના ભક્ત છે એ ખરેખર ભગવાન વિના કોઈનું તુલસીદાસ મહાત્મા આ બધા ભક્તોની એમ જો દરેક ભક્તોએ પતિવતાની ભક્તિ કરી છે તુલસીદાસ મહાત્મા વૃંદાવનમાં ગયા ભગવાનની ભક્તિ કરવા અને ત્યાં ગળી શ્રી કૃષ્ણ ભગવાને આ મોર મુગટ અને બંસીવાલો હે મેં નિર્ખ્યા છે ગઢપુરમાં સુખકારી રે મહાગુણિયલ ગોપીનાથ ભવભયહાર્યમ બંસીદેવ માથે મૂળ મુગટ અને પિતાંબર પહેરેલું તુલસીદાસને કૃષ્ણ ભગવાને દર્શન દીધા ત્યારે તુલસીદાસ મહાત્મા શું કહે ધન્ય ધન્ય છબી આજની ભલે બિરાજો નાથ તુલસી મસ્તક જબ નમે ધનુષ બાણ લ્યો હાથ તે મોરલી એક બાજુ મૂકવી પડી અને કોમઠું ટી લીધું ત્યારે તુલસીદાસે પ્રણામ કર્યા તો કર્યા ન હતા વાંધો નહોતો લોકોમાં કહે છે રામ કથા કૃષ્ણ ભગવાનનો સર્વોપરી વર્તે છે પણ આ ભક્તની ટેક છે બાલમંડળમાં ડૉક્ટર સ્વામી એક દાખલો આપે છે એ સમજાય એવો છે એ સર્વોપરી ભગવાન કેવી રીતે અહીં માનો કે આપણે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી બેઠા છે સુરેશ એક અમારા સુરતના મેયર સાહેબ બેઠા છે અને તે જ આમ ભારતના વડાપ્રધાન મનમોહનસિંહ બેઠા છે ત્રણ બેઠા છે અને ત્રણેય વ્યક્તિને તમે ઓળખો છો અને તમારી પાસે એક જ ગુલાબનો હાર છે કોને પહેરાવશો તો પહેલાં બે ખોટા છે અમારા મેયર સાહેબ અને આપણા નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ગુજરાતના ખોટા છે પણ મનમોહનસિંહમાં બધા આવી ગયા પરમ પૂજા શાસ્ત્રી મહારાજ કહેતા હસ્તી સર્વપદમ હાથીના પગલામાં બધા જ પગલાના જનાવરમાં આવી જાય એમ તમે પૂર્ણ પુરુષોત્તમ નારાયણની આરાધના કરો તો બધા દેવતાઓ અવતારોની આરાધના આવી જાય વૃક્ષ હોય ને વૃક્ષ કોઈ પણ લીમડો હોય વડ હોય એને પાંદરે પાંદરે પાણી રેડીએ છે ક્યાં રેડીએ છે મુરમો થોડો કોક મુરમો કહો તો આખું વડ લીધે એમ પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નાયની ઉપાસના કરો તો એમાં અનંત કોટી દેવતા આવી જાય તેત્રીસ કરોડ દેવતાઓ છે તમે કોની સેવા કરશો હમણાં બોલ્યા ને ભાગ્ય જાગ્યા આજે જાણવા અનાથપણાનું મેણું ઉતર્યું સદા થયા સનાથ સદા થયા સના ડર ન રહ્યો બીજા દેવનો ગ્રયો હરિયે હાથ ગ્રયો હરિએ હાથ ભાગ્ય જાગ્યા રે આજ જા આપણે ઉપાસના છે સરોપરી આપણે બોલીએ છીએ ખરા એક સ્વામિનારાયણ ગાઉ રે સ્વામી મલવાતી તે વિના બીજું નવ ચાહુ રે સ્વામી મલવાતી પણ ફેર ક્યારે પડે છે કે આશ્રમ માળે લગ્ન કરીએ વીસ વીસ વર્ષના માણા વહી જાય પચીસ પચીસ વર્ષના માણા વહી જાય ત્રીસ ત્રીસ વર્ષના માણા વહી જાય પ્રમુખ સ્વામીનું બે બે બે કારબા પ્રસાદીનું પાણી પી જાઓ અક્ષરદેવનું પણ પણ શેર માટીની ખોટ રહી જાય તો જેસીબી લઈ ખોદી આવો એટલે સંસાર જીવ હોય ને ધન દેનાર મળે કે દીકરો દે નામ લે તો તરત પ્રતિથિ આવે છે અથવા મોદા પડ્યા હોય અને બાપા આશીર્વાદ આપે ન મળે કે બાપા નામ કાંઈ નથી અક્ષરદેહી માનતા કરી કંઈ ના થાય કે અક્ષરદેહમાં કાંઈ નથી ભગવાનને એક જ ભગવાન જે કરે એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું ને મહારાજ પોતે બોલ્યા નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું ભક્ત ચિંતામણીમાં કે સુખ દુઃખ આવે સર્વ ભેરું કોણ શબ્દ વિજાગ્ર છે આ બધું જોણી છે પણ ટોણે મિયા ફૂસકું થવાય છે કે સુખ દુઃખ આવે સર્વ બેરું તેમો રાખજો સ્થિર મતી જારવીશ મારા જનને વરી જતન કરીશ અતિ ઘણું એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું પણ ભટ ટેક જો ટારશો તો ભોગવશો સૌ સૌ તણું નહીં તો તમે નિશ્ચિંત રહેજો કરું તમારે કાય નથી જે મળ્યા છે તમને તે પાર છે અક્ષર થકી તમે તે દીકરો જોતો હોય તો અક્ષર દેરીની માનતા રાખો રોગ મટાડો હોય તો પણ અક્ષર દેરીની માનતા રાખો આ તો બધે ચોખ્ખો ના થાય કામ કામ થાય જ નહીં એક ટાસરો હોય તો ભગવાન કામ કરે એવા એક બેની અનેક દાખલા છે શ્રીજી મહારાજે પત્ર લખ્યો છે પત્ર દરેક સત્સંગી ઉપર એમાં લખ્યું છે ભગવાન પોતે કે આ દુનિયાની અંદર આ વિશ્વની અંદર કરતા હરતા એક જ ભગવાન છે અને એનું ધાર્યું થાય છે માનવ જાણ્યું મેં કર્યું કરતલ બીજા કોઈ આ દરિયા અધૂરા રહે અને હરિ કરે સો હોય ભગવાનનું દર્શન કોઈ ભૂવો તમારી નજરે બહે વર્ષનો પાંચ વર્ષનો ભૂવો દેખાય છે દોરા ધાગા બાંધે છે આ છોકરાને આમ તિલક ચાલો નથી કરતા અને કારણ ટપકાવ કરે છે આ ભગવાને આખું મોથું કારું કર્યું તો બધા કાળા ટપકો કરે છે કે મારી ભેંસે દોવાના ભેંસ આખી કારી છે તો કારો દોરો બાંધીને પછી અંદર પેલું કારું લુગડું બાંધે હજુ તો આપણે વિષય વ્યસન અને પ્રેમ એમાં દૂર ન થાય ભાઈ એક આસો અનન્ય આસો રહ્યો ક્યાં હે તો મહારાજ કહે છે કે જો ભૂવા જાગરિયાથી થતું હોય મંત્ર તો અત્યારે આપણું ભારત સરકાર આપણા સંરક્ષણ માટે મિલિટરી રાખે છે કરોડો રૂપિયા ખર્ચે છે અમારા કેપી સ્વામી બ્રહ્મદશા એના આંકડા કહે છે આટલા રૂપિયા કરોડો રૂપિયા આપણી સંરક્ષણ માટે ખર્ચ કે પાકિસ્તાન આપણે પહેરી ના જાય આતંકવાદ પહેરી ના જાય અમેરિકા ચડી ના આવે બોમ્બ બનાવે છે હવાઈ દળ લશ્કર બધું રાખે છે તો એના કરતાં એક જ મગની જેવો રાખે કે બે અડદ નાખે મંત્રીને કાલી કલકત્તા વાલી તેરા વચન ખાલી તો આખું પાકિસ્તાન ઊંધું પડે અને પાકિસ્તાન વાળો એક જ દોણો નાખે ને મંત્રીને તો હિન્દુ હિન્દુસ્તાન ઊંધું પડે બને કોણ હોંગું પડે એટલે સસ્તું કોણ પડે આ મિલિટરી સસ્તી પડે કે તાંત્રિક સસ્તો પડે તોય લોકો ભૂવા જાગડ્યા પાસે અને બધા આખા સૌરાષ્ટ્રમાંથી ભૂવા બધા ભૂવા આવે સુરતમાં આવ્યા છે બોલો સ્વામિનારાયણ ભગવાનની જય અને લહેરથી રોટલી પકાવે છે એ એ તમને તમારો ભાભો નડે છે હુડધન નડે છે અને ત્યાં તો રોંદેલના ઘોડા ખૂંદાવે છે લગ્નમાં એટલે ખૂંદાવે છે રોંદેલના ઘૂંડા અરે આ તમારી લાદી તોડી ફોડી નાખે તો ખરેખર ભગવાને સર્વોપરી મળ્યા છે તો કહે છે મંત્ર જંત્રવાળાથી કંઈ થતું નથી ભગવાનનું ધાર્યું થાય છે માણસનું ધાર્યું કંઈ થતું નથી અને દોરા બાંધે મટવું હોય તો આજ પ્રમુખ સ્વામી કે સુરતમાં બધી હોસ્પિટલ બંધાય છે એક જણો દોરો બાંધે તો મોટો ઉતરી જાય બીજો દોરો તમે તાવ ઉતરી જાય પણ એવું કોઈ કરનાર છે નહીં કરતા હરતા ભગવાન છે એની પર વિશ્વાસ રાખી અને મહારાજ કે નિર્ભય થઈ અને ભગવાનનું ભજન કરો છેલ્લું દર્શનારે કંઈક સમય થઈ ગયો છે આપણે તો પેંગડે પગને ભ્રમ જોઈએ આ કથા વાર્તા તમે હાંભરીને ઘેર લઈ જજો નીકળ તો બધા ઘોડાના નર ચડે છે લીંબુ બોંધે છે મરચો બોંધે છે છોકરાને કાળા ટપકો કરે છે રાંદેરના ઘોડા હુડધન પિતૃ નડે છે પિતૃ તો ત્યાં ચાણો જ જાય ચાણો જ એક ભાઈને કહ્યું કે ભાદરામાં આપણે પ્રતિષ્ઠા હતી તો મેં કીધું યજ્ઞમાં બેસ ને લિમિટમાં હતી પ્રતિષ્ઠા મેં યજ્ઞમાં બેસ ના બેઠા પછી મેં એને કહ્યું કે જો આવે છેલ્લો ચાન્સ છે બોડેલી અને ગોધરામાં યજ્ઞ થાય છે અને પ્રમુખ સ્વામીની હાજરીમાં થાય છે નહીં મિસાય છે તો ત્યાં બેઠો ના તો ભરૂચ પાસે ચાણો છે ત્યાં ગયો એટલે ત્યાં યજ્ઞ કરે કે પિતૃ બેઠા કે ઊભા થયા છે બેઠા નથી ગયા છે વિચાર કરો આવા ગુણાતી સંત એમો વિશ્વાસ નથી અને પેલા માણસ હોય કંઈ ભુવન પાણી જોઈને ઘણી વખત પાણી લેતો ના હોય નાહતો ના હોય એનો તમને વિશ્વાસ આપે છે અને હમણાં કોઈ પંચ યુગ સંત એનો વિશ્વાસ નથી આવતો એ આપણી કર્મજોઈ છે મારે છેલ્લો પ્રસંગ એવો છે હમણાં તમે જોશો એટલે કહેતો નથી પણ નરસિંહ મહેતા હતા હવે નરસિંહ મહેતા ગોપનાથ મહાદેવની ઉપાસના કરતા હતા અને પ્રસન્ન થયા કોણ મહાદેવજી પ્રસન્ન થયા અને એમને કૃષ્ણ ભગવાનની બધી લીલા બતાવી પણ પછી જ્યારે નરસિંહ મહેતાએ પદ લખ્યા ત્યારે એ કોઈ પદમાં મહાદેવની વાત લખી નથી શું કહે છે નરસિંહ મહેતા પૂર્ણ પુરુષોત્તમ નવરરંગી તજી શબ્દ પર ધ્યાન દીજીએ પૂર્ણ પુરુષોત્તમ નવરરંગી તજી અન્ય દેવે જેનું મન મોહે કોટી ચિંતામણી કામ કામધેનુ તજી કેટલી કોટી ચિંતામણી કામ કામધેનુ તજી મહિષના મહિષ એટલે ભેંસ મહિષના પુત્રનું દૂધ દોહે માટે પતિવતાની ભક્તિ કરીએ તો ભગવાન રાજી થાય શ્રીજી મહારાજના પરમહંસ હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે હમારે મન સ્વામિનારાયણ દૂસરો નભાવે અને બ્રહ્માનંદ સ્વામી पर और देव के नहीं उपासक નહીં આસક ધન ધામ કા ચિત્ત મોહ્યું સુંદર શ્યામ છે એવા અનેક દાખલા છે નાવ કે કાગ કી ગતિ ભાઈ મોરી જ્યાં દેખું ત્યાં જલનિધિ ખારા મોરે તો તુમ્હી એક આધારા માટે એક આશરો ભગવાનનો રાખીએ તો ભગવાન આપણું કામ કરે કરે ને કરે દ્રૌપદી બધા સામું જોયું જેવે કૃષ્ણ ભગવાનને સંભાળ્યા તો નવસો નવ્વાણું ચૂરી પડ્યા માટે ખરેખર ટેક એકની રાખીએ તો જ આપણને અક્ષરધામની પ્રાપ્તિ થાય તો શ્રીજી મહારાજને પ્રાર્થના કરીએ કે અમારે ગમે તે ધન દીકરો દેનાર મળે ગમે તે મળે પણ એક શ્રીજી મહારાજ અને એનું ધામ ગુણાતી મને કહે અમારી મનની વૃત્તિ ચરે નહીં બોલો સ્વામિનારાયણ ભગવાન